એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો મારા નાના નાના આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નચિકેતા દેવી વાર્તા સાંભળે છે અને પદ્મનાભભાઈ પણ વાર્તા સાંભળે છે આવો આવો નચિકેતા દેવી પદ્મનાભભાઈ આજે હું તમને ગીજુભાઈ બધેકાની એક વાર્તા કહેવાનો છું મુછાળી માની તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે ઝાકળનો પ્યાલો તો નચિકેતા દેવી એક હતી રાજકુંવરી મનમોજી તરંગી મા બાપની લાડકી તમારા જેવી બોલ હેઠો ન પડે ટેકરીઓ વચ્ચે કિલ્લો એમાં એનો રાજમહેલ કુદરત એની ગોઠણ એની બહેનપણી સવાર અને સાંજ બપોર અને રોંડો દીકરી ડુંગરમાં જ ફરે ઊંડી ઊંડી ખીણો ઉતરે મોટા મોટા પહાડ પર ચડે વનઘટામાં ભટકા કરે મોજ પડે તો મહેલે આવે ને મોજ પડે તો ન પણ આવે કોઈ રાત નદી કાંઠે કોઈ રાત ડુંગર ટોચે ને કોઈ રાત ઝાડની નીચે બુલબુલ જેવી આનંદી નદી જેવી નિર્મળ આ અને સુગંધ જેવી હોય તમારા જેવી પછી તો નચિકેતા દેવી અઢાર વર્ષો વીતી ગયા દેશ પરદેશથી એના માગા આવે એની સાથે લગ્ન કરવા માટે કોઈના રૂપાના કોઈના સોનાના એવા શ્રીફળ આવે કોઈના વળી હીરે જડેલા રાજાને ચિંતા થઈ છે એ કહે છે હવે કુંવરી મોટી થઈ એમને એમ તે કઈ રખાશે કુંવરીને બોલાવી છે રાજાજી કહે છે દીકરા બેટા કોના શ્રીફળ રાખું કચ્છનું રાજ નાનું નથી મોરબી કાંઈ મોડું નથી વઢવાણની કાંઈ વાત ન થાય ને ભાવેણા તો મોંઘા ભાવ ના જ હોય ને કુંવરીબાએ મોઢું મરડ્યું એ કે કચ્છનો તો કાળો કુબડો મોરબીનો તો મૂરખ વઢવાણનો તો વાતોડિયો ને ભાવેણાને તો ભાન જ ક્યાં છે એવાને તે કેમ પરણાય પરણું તો એને કે જે આકાશ જેટલો વિશાળ હોય મોર જેવો રસિક હોય ધીર હોય વીર હોય ગંભીર હોય ને ઉદાર હોય ને ડાયો હોય રાજા કહે દીકરી દીકરી એમ ન થાય એમાં મારી આબરૂ જાય રાજ ઉપર આફત આવે દુશ્મનોનો પાર ન રહે દીકરીની જાત કઈ કુંવારા રહેવાય છે દીકરી કે મોંઘું મારું કુંવારાપણું માફ કરજો પિતાજી એવાને તે કોણ પરણે એના કરતા કુદરત ભલી ભલા મારા ડુંગરા અને ભલી મારી ટેકરીઓ ભલી મારી ખીણો ને ભલા મારા મોર બપૈયા રાજા તો વિલો પડ્યો આંખે જળજળિયા આવી ગયા બાપ દીકરી સામ સામે જોઈ રહ્યા દીકરી કે બાપા તમથી મારે શું વધારે તમે કહો તો પરણું પણ મારે એક શરત છે ઝાકળ મને વહાલી સવારની હું બેનપણી આ ઉષાને ઝાકળને જે લાવે એને હું વરું બસ એક જ પ્યાલો ભરીને લાવે ઝાકળનો દેશ દેશના કુંવર આવ્યા જાત જાતના પ્યાલા લાવ્યા કોઈનો રૂપાનો તો કોઈનો સોનાનો કોઈનો હીરા જડિત તો કોઈનો મોતી ગૂંથ્યો સૌના હાથ મૂછે ફરે જાણે કે હમણાં ઝાકળ લાવશું ને હમણાં કુંવરીને પરણશું ઢીલો ઢીલો એક કુંવર પ્યાલું એનું કથીરનું હા ગાભાનું એ કે મને કુંવરી ક્યાંથી મળે મહેલે ચક નાખ્યા છે કુંવરી કુંવરોને નિરખે છે મન મનથી ઓળખે છે આંખ આંખથી જાણે છે દિલ દિલથી પહેચાને છે એક કે કુંવર ન ગમો મનમાં કે બાપને વચન દીધા આ તો બધા મોટા રાજા મોટાઈને હું શું કરું મારે તો જુએ એક થોડો સરખો સ્નેહ થોડો સરખો પ્રેમ કોઈની આંખે હું એ જોતી નથી આમાંથી ત્યાં તો આંખે આંખ મળી છે આ પેલો ઊભો કથિર પ્યાલો કુમાર પરણું તો એને પરણું બીજા મારે ભાઈ બાપ ઝાકળ ન લાવે તો એ પરણું જોતા જાણે શું એ થાય છે ઝાકળ લેવા સૌ નીકળી પડ્યા આજે આવશે કાલે આવશે એમ કરતા કરતા કરતા બાર મહિના નીકળી ગયા છે પણ ઝાકળ કેમ લવાય હે નચિકેતા દેવી કુંવરી કે ચાલને હું જ જાઉં ને ન ભરાય તે ભરી દઉં ન લવાય તો લાવી આપું મારે ઝાકળ નથી જોઈતી હું તો મારે આ ચાલી કુંવરી તો રાત દિવસ ગણે છે પળ પળ ગણે છે રાત જાય તો દિવસ ન જાય ને દિવસ જાય તો રાત ન જાય ડુંગરે ચડીને જુએ પણ કુંવર ક્યાંય દેખાય નહીં ખીણમાં ઉતરે પણ રાજકુંવર હોય ત્યારે ને કુંવરનું ચિત્ર કાઢે કઈ કુંવર આવે કાને ભણકાર તો ઘણા વાગે એ આવ્યો એ આવ્યો પણ કુંવર ઝાકળ લાવે ત્યારે ને કોયલ કુ કુ એવા ગીતો ગાય છે મોર મ્યાઉ એવા ગીત ગાય છે મોર ચકલી ચક ચક ચક ચક કરે છે વન આખું જાગ્યું છે ઉષા આવી છે સવાર પડી છે અને સૂરજ આવે છે ઉષા એટલે સવાર એક રાજકુંવર છે પહોળી છાતી બળવાન ગૌરવ વાળો ઊંચો ને કદાવર ડુંગરે ડુંગરે રખડે છે ખીણે ખીણે ભટકે છે ઝાડે જાડે ચડે છે ઊંડી ગુફા ઉતરે છે હાથ થાક્યા પગ થાક્યા ને મોઢું તો ફિક્કું છે પણ હૈયે પૂરી હામ છે હો હિંમત છે હૃદયમાં આવ્યા ત્યારે પચીસ પચાસ રહ્યો ત્યારે એકલો કોઈક ગયા ટાઢે ધ્રુજી કોઈક ગયા તડકે તપી કોઈક ગયા ભૂખે ને કોઈક ગયા તરસે કોઈક કહે ભાઈ આપણું આમાં કામ નહીં આ વરસાદ ને આ વીજળી બધા રાજકુંવરો તો ઘેર ગયા પણ આ કુંવરને તો ટાઢે શું ને તડકોઈ શું વન વગડાના વાઘ શું ને સિંહ શું જંગી મોટા ઝાડ શું ને કાળા કાળા પહાડે શું ભૂખ તરસ ભૂલી ગયો છે દેહનું કાંઈ ભાન નથી એક પ્યાલો અને એક પોતે સવાર ને સાંજ અને સાંજ ને સવાર બસ ઝાકળ ઝાકળ ઝાકળ એમ ચંખે છે હોય તો કુમાર શું કરો છો પ્યાલો હાથમાં છે મો નીચું છે ને કુંવર જવાબ આપે છે આ ઝાકળ ભરું છું હા કેવી ગાંડાઈ કરો છો ખરેખર શાકા છે શાકા છે શાકા છે કુંવર તો ટગર ટગર સામે જોઈ રહે છે હવે જવા દો ને શું જવા દો પ્રેમ તો પ્રાણથી એ મોંઘો ભલે જીવ જાય પણ ઝાકળ લાવીશ તો છોડીશ એ બે ત્રણ કુંવરી આંખે આંસુ સરે રાજકુંવરને હાથે પડે કુંવરી કુંવરી આંખે કુંવર કુંવરી તો પછી આંખે મળ્યા ઓહો રાજકુંવરી તમે ક્યાંથી કુંવરનું પ્યાલું ભરવા આવી છું બેવ કંઠ ગદગદ થઈ ગયા ચારે આંખે આંસુ છે જગત જાણે ઝાકળમય ઝાકળમય ઝાકળમય થઈ ગયું આંખોમાં ઝાકળ જેવા ટીપા આવ્યા પ્યાલો જાણે ઝાકળ ભર્યો હો કુંવર કે કોણે ભર્યો કુંવરી કે કોણે ભર્યો પણ નચિકેતા દેવી આખું જગત કહે છે કે પ્રેમના આંસુએ પ્યાલો ભરી દીધો એકબીજા તરફના વાલના આંસુથી આ પ્યાલો ભરાઈ ગયો છે તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો